સમુદ્રમાંથી ઉચ્ચૈશ્રવા ઘોડો બહાર આવ્યો છે રાક્ષસોએ કહ્યું આ ઘોડો અમને મળે રાક્ષસોને આપવામાં આવ્યો છે જે વિશ્વ સહન કરે અને વિવેકથી મંથન કરે છે એને ઉચ્ચૈશ્રવા ઘોડો મળે છે જગતમાં એની કીર્તિ વધે છે સરવ શબ્દનો અર્થ છે કીર્તિ ક્ષવ શબ્દનો અર્થ સંપત્તિ એવો પણ થાય છે જે મનને શાંત રાખીને ભગવાનના માર્ગમાં આગળ વધે છે એને ઉચ્ચૈશ્રવા ઘોડો મળે છે એની કીર્તિ વધે છે એને સંપત્તિ મને મળે છે કીર્તિ અને સંપત્તિમાં જેનું મન ફસાયેલું છે એને કોઈ દિવસ અમૃત મળતું નથી ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ કીર્તિ નથી ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે દૈત્યોએ કહ્યું કે ઉચ્ચ શ્રવા ઘોડો અમને મળે દૈત્ય પક્ષમાં એ ઘોડો ગયો દેવો થોડું દુઃખ થયું છે ભગવાન સમજાવે છે ધીરજ રાખે દૈત્યો મંથન કરવા લાગ્યા છે ઐરાવત હાથી નીકળ્યો છે દૈત્યોએ વિચાર કર્યો ઘોડો લઈને બેઠા ને તે અમારી થોડી ઉતાવળ થઈ ગઈ ભૂલ થઈ ઘોડો લીધો ન હોત તો હાથી લેવાનો અમારો અધિકાર અમે હાથી માગીએ તો અમને કહેશે લોભી છે હાથી દેવ પક્ષમાં આવ્યો હાથીના શરીરનો વિચાર કરતા હાથીની આંખ બહુ નાની છે હાથીનું શરીર વિશાળ છે જેની સૂક્ષ્મ દૃષ્ટિ છે એને અમૃત મળે હાથીની દૃષ્ટિ અતિ સૂક્ષ્મ છે સ્થૂલ દૃષ્ટિ જે રાખે એને અમૃત મળે નહીં સ્થૂલ દૃષ્ટિ એટલે દેહ દૃષ્ટિ જેની નજર દેહમાં છે જે દેહને સુંદર સમજે છે જેને દેહ જોવાની ઈચ્છા થાય છે એ દેહથી દૂર જાય દેહ સુંદર નથી આત્મા સુંદર જેની સૂક્ષ્મ દ્રષ્ટિ છે હાથી એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે કોઈના શરીરને જોવાની શી જરૂર છે મળમૂત્રથી ભરેલા શરીર ને સુંદર સમજે એના જેવું અજ્ઞાન કહ્યું હાથીની આંખ બહુ નાની છે જેની દૃષ્ટિ સૂક્ષ્મ છે જે સ્થૂળ શરીરને જોતો નથી જે સ્થૂળ શરીરનો વિચાર કરતો નથી જેની દૃષ્ટિ દેવમાં છે એને અમૃત મળે દેવ પક્ષમાં ઐરાવથાથી આવ્યો છે અપ્સરાઓ નીકળી છે પારિજાતક વૃક્ષ નીકળે છે દેવ દૈત્યો મંથન કરે છે ત્યારે સમુદ્રમાંથી શ્રી મહાલક્ષ્મી માતકી સાક્ષાત મહાલક્ષ્મીજી પ્રગટ થયા છે બ્રાહ્મણો માતાજીને સોનાના પાટલે પધરાવે છે અને વેદ મંત્રો બોલી બ્રાહ્મણોએ અભિષેક કર્યો છે હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજત સ્રજામ चन्द्राम् લક્ષ્મી लक्ष्मीं जातवेदो महाव વેદ મંત્રો બોલીને માતાજીને અભિષેક કર્યો સખીઓ માતાજી નો સુંદર શૃંગાર કરે છે બધાને એવી ઈચ્છા થઈ કે લક્ષ્મી મને મળે લક્ષ્મીજી એ કહ્યું છે તમે સભામાં બેસી જાઓ યોગ્ય પતિને હું વિજય માળા અર્પણ કરીશ સખીઓ લક્ષ્મીજીને ઋષિઓ પાસે લઈ જાય છે આજે સભામાં ઋષિઓ આવ્યા છે રાક્ષસો આવ્યા છે દેવો બેઠા છે ઋષિઓનો પરિચય આપે છે આ વિશ્વામિત્ર છે આ જમદગ્નિ છે આ ઋષિઓ બહુ તપસ્વી છે તમે વિચાર કરો લક્ષ્મીજી એ કહ્યું છે તપસ્વી તો છે પણ ક્રોધ બહુ કરે છે તપશ્ચર્યા ને ભક્તિ નો સાથ હોવો જોઈએ તપશ્ચર્યા તો રાવણે પણ કરી છે રાક્ષસો પણ તપ કરે છે રાક્ષસો નું તપ ભોગ માટે છે તપશ્ચર્યા ભક્તિ સાથે થાય તપશ્ચર્યા ભગવાન ના માટે કરો જે તપશ્ચર્યામાં ભક્તિનો સાથ નથી એ તપસ્વી ક્રોધી થઈ જાય ભક્તિ પ્રેમમાં જેનું પીગળેલું રહે છે એ ક્રોધ કરતો નથી આ ઋષિઓ તપસ્વી તો છે પણ ક્રોધ કરીને તપનો નાશ કરે નૂનમ તપોયસ્ય ન મન્યુ નિર્જયા જ્ઞાનમ ક્વચિત ન સંગવરજિતમ કશ્ચિન્માંસ્તસ્ય ન કામ નિર્જયા સૈશ્વર કિમ પરતો વ્યપાશ્રયા ઋષિઓ ક્રોધી છે તપશ્ચર્યા ભક્તિ સાથે થાય મેં તો તપમાં ક્રોધ આવે આગળ જાય છે દેવો બેઠા હતા ઇન્દ્ર બેઠા છે ચંદ્ર બેઠા છે બ્રહ્માજી છે સખી સમજાવે છે આ ક્રોધી નથી લક્ષ્મીજીએ કહ્યું ક્રોધી તો નથી પણ તાકી તાકીને જુએ છે એમના આંખમાં કામ છે એવું લાગે છે તું આગળ જ આગળ જાય છે પરશુરામ ભગવાન વિરાજતા હતા સખી સમજાવે છે આ કામી નથી ક્રોધી નથી મહાન વીર છે લક્ષ્મીજીએ કહ્યું કે બધું સારું છે પણ આ પણ આવે કે સમજવું પરીક્ષામાં ન પડશે પરશુરામજી કામી નથી ક્રોધી નથી મહાન વીર છે નિષ્ઠુર બહુ છે ક્ષત્રિયોના નાના નાના બાળકોને પણ મારતા હતા જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મીજી વિરાજતા નથી પરશુરામજી માં દયા નથી નિષ્ઠુરતા છે આગળ ચાલો આગળ જાય છે તે માર્કંડે ઋષિ સભામાં બેઠા હતા સખી સમજાવે છે આ કામી નથી ક્રોધી નથી નિષ્ઠુર નથી પ્રલય આ સુધી એમનું આયુષ છે માર્કંડે ઋષિ સભામાં આંખ બંધ કરીને બેઠા છે માર્કંડે એ નિશ્ચય કર્યો છે લક્ષ્મી કરતા પણ નારાયણ સુંદર છે લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ છે સંતો લક્ષ્મી ના દર્શન નારાયણ સાથે જ કરે છે નારાયણ વિના એકલા લક્ષ્મીજી આવે તો સંત દર્શન કરતા નથી આજે એકલા લક્ષ્મીજી આવ્યા છે તે માર્કંડે મુનિએ આંખ બંધ કરી છે માતાજી તમે એકલા આવ્યા છો તે હું તમારા દર્શન નહીં કરું તમે મારા નારાયણ નારાયણને લઈને આવો તો પછી હું દર્શન કરું તમે સુંદર છો પણ મારા નારાયણ તમારા કરતા પણ અતિ સુંદર છે લક્ષ્મીજીમાં બધા સદગુણ છે એક દોષ પણ છે નારાયણ નિર્દોષ છે લક્ષ્મીજીમાં બધા સદગુણ છે જ્યાં લક્ષ્મી છે ત્યાં કીર્તિ છે જ્યાં લક્ષ્મી છે ત્યાં શોભા છે લક્ષ્મી છે ત્યાં ઉદાર્ય છે લક્ષ્મીજીમાં બધા સદગુણ તો છે પણ લક્ષ્મીજીમાં એક દોષ પણ છે નારાયણ નિર્દોષ છે લક્ષ્મી કોઈ કોઈ વખત પાપીના ઘરમાં પણ જાય લક્ષ્મી પાપીના હાથમાં પણ જાય છે નારાયણ કોઈ દિવસ પાપીના હાથમાં જતા નથી અને તેથી લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ છે લક્ષ્મીજી આવ્યા છે ત્યારે માર્કંડે ઋષિ આંખ બંધ કરે માતાજી તમે એકલા આવ્યા છો તમે નારાયણ સાથે આવો તો હું દર્શન કરું માર્કંડે ઋષિએ આંખ બંધ કરી છે લક્ષ્મીજીને આશ્ચર્ય થયું આ બ્રાહ્મણ કેવો છે મારા સામુ જોવા પણ તૈયાર નથી આખો દિવસ જે ભગવાનની ભક્તિ કરે છે તે લક્ષ્મીજીને ગમતો નથી ભગવાનને છોડીને જે પ્રવૃત્તિ કરે એના ઘરમાં લક્ષ્મી જાય આખો દિવસ ભગવાનની જે ભક્તિ કરે છે લક્ષ્મીજીને ગમતો નથી એનું એક કારણ છે લક્ષ્મીજીને નારાયણ સાથે એકાંતમાં કોઈ કોઈ વખત બોલવાની ઈચ્છા થાય છે લક્ષ્મીજી વિચાર કરે છે આ અહીંથી જાય તો પછી હું થોડી વાતો કરું છું આ તો એવો પાછળ પડ્યો છે કે આખો દિવસ એમના ચરણ જોડતો જ નથી આખો દિવસ જે નારાયણની ભક્તિ કરે એ ગરીબ જ રહે છે ઉદ્યોગીનમ પુરુષ સિંહ ઉપૈતી લક્ષ્મી જે ભગવાનને ભૂલીને પ્રવૃત્તિ કરે એના હાથમાં લક્ષ્મી જાય માર્કંડે ઋષિ તો લક્ષ્મીજીને જોવા પણ તૈયાર નથી લક્ષ્મીજી આવીને ઉભા છે માર્કંડે મુની આંખ બંધ કરે છે એ તો મારા સામું જોવાય તૈયાર નથી તું આગળ છે સખી આગળ લઈ જાય છે ભગવાન શંકર વિરાજતા હતા સખી સખીએ શિવજીના વખાણ કર્યા દેવો ના દે મહાદેવ અતિ સરળ અતિ શાંત કામ ને બાળીને ભસ્મ કર્યો છે એમને કોઈ દિવસ ક્રોધ આવતો જ નથી અતિ ઉદાર છે શિવજીમાં બધા સદગુણ કોઈ દોષ નથી લક્ષ્મીજીએ કહ્યું કે બધા સદગુણ તો છે પણ એક થોડી ભૂલ છે એમનો વેશ મંગલ નથી ગળામાં સાપ દેખાય છે હાથમાં પણ સાપ છે એમનો શૃંગાર કેવો છે વાઘાંબર ઓળ્યું છે નાગેન્દ્ર કુંડલ નાગેન્દ્ર હાર નાગેન્દ્ર યજ્ઞોપવીત મને આ શૃંગાર બહુ ગમે શિવજીનું બધું સારું છે એમનો વેશ સારો નથી આગળ ચાલો આગળ જાય છે તે શિવજી પાસે ચતુર્ભુજ નારાયણ વિરાજતા હતા નારાયણના દર્શન કરતા આનંદ થયો કોઈ દોષ નથી લક્ષ્મીજી નારાયણ ને વિજયમાં અર્પણ કરે છે બધા દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ ભગવાન જય જયકાર કરવા લાગ્યા છે લક્ષ્મીજીએ વિજય માલા અર્પણ કરી પછી તો ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા તમારા ઘરમાં લક્ષ્મી આવે તો તમે પણ ચારે બાજુ નજર રાખો ઉઘાડો કોણ ફરે એવો કોણ છે કે ભીખ માગી શકતો નથી અને આ મોંઘવારીમાં બે વાર એને ખાવાનું મળતું નથી કોઈ જાણે નહીં એના ઘેર જઈને એને આપી આવશે તમારા ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાશ જે ઘરમાં લક્ષ્મીનો સદુપયોગ થાય છે લક્ષ્મી ઘરમાં આવ્યા પછી ચારે બાજુ નજર રાખવી લક્ષ્મી તો આજે છે ને કાલે નથી જે ચારે બાજુ નજર રાખે એના ઘરમાં લક્ષ્મીજી સ્થિર થઈ જાય છે કેટલાક લોકો એવા હોય છે એમના હાથમાં લક્ષ્મી આવે કે એમને બીજું કઈ દેખાતું નથી હું મારી પત્ની મારો બાબો મારી બીજું કઈ દેખાય એવું ન કરો અને ચારે બાજુમાં નજર રાખો લક્ષ્મી નો જ્યાં વિવેક થી સદુપયોગ થાય ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે છે લક્ષ્મી સર્વત્ર ચંચલ છે નારાયણના ચરણમાં સ્થિર છે નારાયણ ચારે બાજુ નજર રાખે છે જેને જે વસ્તુની જરૂર છે તે વિવેકથી આપે છે તેથી લક્ષ્મીજી ભગવાનના ચરણમાં જ રહે છે ભગવાનના ચરણ છોડીને જતા નથી ભગવાનના ચરણમાં લક્ષ્મીજી સ્થિર થયા છે દેવ દૈત્યો મંથન કરે છે અને તે સમયે સમુદ્ર માંથી ધન્વંતરી ભગવાન બહાર આવ્યા છે અમૃત નો ઘડો લઈને આવ્યા છે અમને છાટો પણ આપશે પ્રભુએ કહ્યું છે શાંતિ રાખો આજે શક્તિથી નહીં યુક્તિ થી કામ કરવું પડશે જેના હાથમાં અમૃતનો ઘડો આવેલો એ બોલવા લાગ્યો કે અમૃત શું પીવાનું હું ઘડો લઈને આવ્યો પેલું અમૃત શું પીવાનું બીજો બળવાન એક રાક્ષસ આવ્યો એને કહ્યું કે અમે મહેનત કરી છે ઘડો નીચે મૂકી દે મારામારી થશે જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી ઘરમાં પ્રેમથી રહે જરા પણ ઝઘડો ન કરો કેટલાક લોકો પૈસા માટે ઝઘડો બહુ કરે છે ભાગવતમાં એવું લખ્યું છે તમારા ભાગ્યનો પૈસો બીજાને મળવાનો નથી તમારા ભાગ્યનો પૈસો તમારી પાસે જ આવવાનો બીજાના ભાગ્યનું ધન તમને મળશે નહીં પૈસા માટે પ્રવૃત્તિ કરો પ્રયત્ન કરો વેર ઝેર ન કરો તમારો પૈસો તમને મળવાનો જ છે પૈસા માટે લોકો ઝઘડો કરે છે જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને ભક્તિ રૂપી અમૃત મળતું નથી ભક્તિ રૂપી અમૃત નું પાન કરવું હોય ઘરમાં પ્રેમ છે મારે ઝઘડો કરવો નથી કેટલીક માતાઓ એવી હોય છે એમને ઘરમાં વધારે કામ કરવું પડે ને તો ઝઘડો કરે જેઠાણી તો બે જ રહે છે બધું મારે જ કરવું પડે છે અને જેઠાણી બે રહેશે તો ધીરે ધીરે એનું શરીર મમરાના કોથળા જેવું થઈ જશે એના શરીરમાં મેદ વધી જશે કામ ન કરે એનું શરીર બગડે કામ કરે એનું શરીર બગડતું નથી કામ કરો ઘરનું કામ પ્રેમથી કરો ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો ઘરમાં પ્રેમથી રહેજો તમને અમૃત મળશે ઘરમાં જરાય ઝઘડો ન કરો જીવન થોડું છે વેરઝેર શા માટે માટે ઝઘડો કરવા લાગ્યા અને તે સમયે પ્રભુએ લીલા કરી છે મોહિની નારાયણ ભગવાન પ્રગટ થયા આજે પીતાંબર પહેરીને આવ્યા નથી સાડી પહેરીને આવ્યા સ્ત્રીનો બધો શૃંગાર કર્યો છે બધા તાકી તાકીને જોવા લાગ્યા ઓહો બહુ સુંદર છે મોહિનીમાં જેનું મન ફસાય એને ભક્તિ રૂપે અમૃત મળતું નથી બધા અમૃત ને ભૂલી ગયા મોહિની નારાયણ ના પાછળ મોહિની નારાયણ ને પૂછે છે તમે ક્યાંથી આવો છો તમારું ઘર ક્યાં છે તમારું લગ્ન થયું છે કે થવાનું છે મોહ થયા પછી વિવેક રહેતો નથી ગમે તેવું પૂછે છે કોઈની નારાયણ ગાલમાં હસતા હસતા બોલ્યા છે મારું એક ઘર નથી મારા અનેક ઘર છે હું અનેક ઘરમાં રહું છું ભગવાનની વાણી પુરાર્થથી ભરેલી છે જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર છે ભગવાન કે છે મારું એક ઘર નથી જે મને આખો દિવસ યાદ કરે જે મારા માટે રડે જે મારી સાથે સો આની પ્રેમ કરે એના ઘેર હું જઉં છું જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર છે ભગવાન કે છે મારું એક ઘર નથી આ મૂર્ખાઓ સમજી શક્યા નહીં એમને એવું થયું કે આ કોઈ સાધારણ સ્ત્રી છે આ કે છે મારું એક ઘર નથી મારા અનેક ઘર છે જે પુરુષ મારા માટે રડે છે જે સોળાની મારી સાથે પ્રેમ કરે છે એના ઘેર હું જઉં છું તે બધા રાક્ષસો હાથ જોડીને બોલવા લાગ્યા કે અમે બધા પ્રેમ કરીએ તો રોજ એક એકના મને કહેવાનું તો નથી મૂર્ખાઓ સમજતા નથી જેના હાથમાં અમૃત ઘડો હતો એને જોઈને ગાલમાં હસવા લાગી પેલો તો એવો પાગલ થયો કે મને જોઈને હસે છે કે મારા ઘેર આવશે એવું લાગે પેલા પણ કરવા ગયો અને કહ્યું છે આ ઘડો હું તમને અર્પણ પ્રભુએ ઘડો હાથમાં અને પછી પૂછે છે આ ઘડામાં શું છે કે ઘડામાં અમૃત બન્યું છે અમૃતના માટે ઝઘડો થાય છે જેનું મન ભગવાનના સૌંદર્યમાં ફસાય છે એને અમૃત મળે છે સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે મોહિનીમાં મન ફસાય અને અમૃત મળે દૈત્યોએ કહ્યું છે આ અમૃતના માટે અમારા મંડળમાં ઝઘડો થાય તમે પીરસવા આવો તો કોઈ ઝઘડો કરે મોહિની નારાયણ બોલ્યા છે તમારી ઈચ્છા છે તો હું પીરસવા આવું પણ કદાચ કોઈને ઓછું મળે કોઈને વધારે મળે તમારે ઝઘડો કરવો હોય તો આ પંચાયતમાં મારે પડવું નથી હું જઉં છું કે ના ના તમે જશો તમે પીરસમાં આવો તમે બધા હાથ જોડીને બેહી રહીશ જેના ભાગમાં હશે એને મળશે અમે ઝઘડો નહીં કરીશ પ્રભુએ આંખથી સંકેત કર્યો એક બાજુમાં દેવો બેઠા છે એક બાજુમાં રાક્ષસો બેઠા છે મોહિની નારાયણ અમૃત પીરસવા માટે આવે છે રાક્ષસોના મંડામાં ગયા છે એમને કહ્યું છે કે આ ઘડો તમે મને આપ્યો તમારું કલ્યાણ કરવું એ મારી ભૂખ ફરજ સમજુ મારે તમારું કલ્યાણ કરવું છે પ્રભુએ વિચાર કર્યો આ રાક્ષસો ને અમૃત ન મળે તો જ કલ્યાણ છે અમૃત માસે તો વધારે તોફાન કરશે તમારું મારે કલ્યાણ કરવું છે મારી ઈચ્છા બહુ છે કે અમૃત હું તમને પીવડાવું પણ આ દેવો બધા તાકી તાકીને જુએ છે ને એમની નજર મને સારી લાગતી નથી કોઈના નજર નું ખાવું નહીં પછી મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપરનું પાણી જેવું જે અમૃત છે આ દેવો ને થોડું કાપી દઉં અને નીચે જે ચખો માંગરે છે તે હું તમને આપીશ કબૂલ છે મૂર્ખાઓને પહોંચ્યો અમૃતમાં કઈ બે ભાગ હોય છે પાણી જેવું જુદું ચખો માંગે જુદો હતો હું એમને પાણી જેવું અમૃત આપી દઉં દેવોને અમૃત આપે છે અને નિહાળે છે દૈત્યોને મુખમાં આંખમાં એવી હોય બધા તાકી તાકીને જુએ છે આપણને તો ચખો મન પડવાનો છે એક રાહુ નામનો દૈત્ય હતો પેડાયો હતો બારકાઈથી બરાબર નિહાળે છે ઘડો એ બહુ વાંકો થાય હજુ તો બાર તેર જણા બાકી છે અંદર ચક્કો માલ છે કે નહીં મેં જોયું નથી આ બાઈક એવી છે કે જે મારું એક ઘર નથી મારા અનેક ઘર છે જેનું એક ઘર નહીં એવા સ્ત્રીમાં આ લોકોએ વિશ્વાસ રાખ્યો છે આ દેખાય છે બહુ સુંદર પણ સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે સારું નહીં આ કદાચ દગો કરશે કોઈ સ્ત્રીમાં કોઈ પુરુષમાં અતિ વિશ્વાસ રાખશો અતિ વિશ્વાસ ઈશ્વર માં રાખ્યો માનવનું મન બગડતા વાર લાગતી નથી અનેક વાર સજ્જન દુર્જન થઈ જાય અનેક વાર મિત્ર શત્રુ થઈ જાય છે માનવમાં વિશ્વાસ રાખજો અતિ વિશ્વાસ ઈશ્વરમાં રાખજો આ મૂર્ખાઓએ આ સ્ત્રીમાં વિશ્વાસ રાખ્યો છે આ દેખાય છે બહુ સુંદર તેથી શું આ બધું અમૃત દેવો ને પીવડાવીને ખાલી ઘડો અમારા આગળ પછાડે તો આ સ્ત્રીને લઈને અમે શું કરવાના હતા આ તો એવું જ બોલશે હું શું કરું બધું ખલાસ થઈ ગયું આ કઈ કપટ છે એવું લાગે છે તે રાહુએ દેવનું સ્વરૂપ ધારણ કર્યું અને ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો છે પંગતમાં વિષમતા કરવી એ સારું નથી પંગતમાં જે વિષમતા કરે ને એને બીજા જન્મમાં સંગ્રહી રોગ થાય રોગ એ નું ફળ છે પંગતમાં વિષમતા ન કરો કેટલીક માતાઓ પીરસવામાં બહુ ચતુર હોય છે રસોડામાં જ નક્કી કરે આખોને આપવાનું આખોને આપવાનું ખાસ પોતાનો હોય અને થોડું ઘી વધારે જોડું ગરમા ગરમ અને પેટમાં ગયા પછી વિષ્ઠા થવાની છે પંક્તિમાં વિષમતા ન કરો બધાને સરખું આપવું ભગવાન જાણે છે કે આ દેવ નથી આ રાક્ષસ છે પણ દેવ પંક્તિમાં બેઠો છે ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો એને પણ અમૃત આપ્યું છે ચંદ્ર સૂર્ય તે સમય આંખ થી ઈશારો કરે છે અમારા પક્ષનો નથી આ રાક્ષસ છે રાહુ ને અમૃત મળ્યું છે ઉતાવળમાં પીવા લાગ્યું ચંદ્ર સૂર્ય સંકેત કર્યો અને ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું અમૃત પી ગયો હતો તેથી એ મર્યો નહીં ધન અને માથું અમર થયા છે રાહુ કેતુ બે ગ્રહો થયા છે ચંદ્ર સૂર્ય સાથે વેર કરે છે આજ સુધી વેર છે ચંદ્ર સૂર્ય ને ગ્રહણ ના સમયે કળવા જાય છે તદુપરાગમિતિ વદંતિ લોકાહા મોહિની નારાયણ ઇન્દ્રને અમૃત આપે ત્યારે રાહુ આવ્યો નહીં અગ્નિદેવને અમૃત આપે અશ્વિની કુમારને અમૃત આપે ત્યારે રાહુ આવ્યો નહીં ચંદ્ર અને સૂર્યને અમૃત આપે છે ત્યારે જ રાહુ આવે ચંદ્ર મનના માલિક છે અને સૂર્ય તે બુદ્ધિના માલિક છે કોઈ તનથી ભક્તિ કરતો હોય એને વિષય રાહુ ત્રાસ આપતો નથી જે મનથી ભક્તિ કરે છે જેનું મન ભક્તિ રસમાં તરબોળ બને છે એને રાહુ વિઘ્ન કરવા જાય રાહુ નું માથું કાપ્યું છે પણ એ મર્યો નથી જીવે છે કોઈ વખત તમને કદાચ એવું લાગશે હવે હું ભક્તિ કરું છું મને ક્રોધ આવતો નથી મારા મનમાં કામ નથી મારું મન પવિત્ર છે ખોટું છે આપણા મનમાં કામ છે ક્રોધ છે લોભ છે આ બધા જ વિકારો અંદર છે માનવ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી માનવ જ્યાં થોડો ગાફલ થયો કે અંદરના વિકારો બહાર આવે લોકો કે છે ભાઈને ક્રોધ આવ્યો હવે ક્રોધ આવ્યો ક્રોધ કઈ બજારમાં ભરતો હતો ત્યાંથી દોડતો દોડતો અહીં આવ્યો ક્રોધ ક્યાંથી આવ્યો અરે ક્રોધ બહારથી આવ્યો નહીં જે અંદર હતો એ બહાર આવ્યો આ બધા જ વિકારો અંદર છે જીવનમાં છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં મન ઉપર ભક્તિનો અંકુશ રાખજો આ વિકારો ક્યારે બહાર આવશે ક્યારે ત્રાસ આપશે કેવાય નહીં જે ગાફલ થયો એને વિષય રાહુ બહુ ત્રાસ આપે વિષય રાહુ મર્યો નથી એનું માથું કાપ્યું છે બધું અમૃત દેવોને પીવડાવી અને ખાલી ઘડો દૈત્યો ના આગળ પછાડ્યો ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે ને આશ્ચર્ય થયું અહીંયા ધગો ધગો આ વિષ્ણુ સાડી પહેરીને આવ્યો હતો અમે એને ઓળખી શક્યા નહીં મારો મારો ભયંકર યુદ્ધ થયું છે દેવોને અમૃત મળ્યું હતું તેથી દેવોની શક્તિ વધી ગઈ રાક્ષસોનો વિનાશ યુદ્ધમાં મરી ગયેલા રાક્ષસોને શુક્રાચાર્ય અસ્તાચલ પર્વતમાં લઈ ગયા છે સંજીવની મંત્રના પ્રતાપે એને જીવાડે છે દેવોને સ્વર્ગનું રાજ મળ્યું છે એકવાર દેવર્ષિ નારદ કૈલાસ ધામમાં ગયા અને ભગવાન શંકરને કહ્યું છે મોહિની અવતારના તમને દર્શન થયા કે શિવજીએ કહ્યું મેં સાંભળ્યું મોહિની અવતાર થયો પણ મને દર્શન થયા નહીં હું તો અહીંયા કે મહારાજ બધાને મોહ થયો હતું સ્વરૂપ બહુ દિવ્ય શિવજીએ કહ્યું એવું હોય તો અત્યારે હું વૈકુંઠમાં જઉં તો મારા ભગવાન ફરીથી મારા માટે મોહિની થઈને આવશે શિવજી મહારાજ દર્શન કરવા જાય ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે મારે આવું શંકર પાર્વતી કૈલાસ નીકળ્યા તમારા દર્શન કરવા માટે પરમાત્માએ સ્મિતાસ્ય અને કહ્યું મારા દર્શન કરવા તમને અહીં આવવાની જરૂર છે તમે મારા હું તમારા હૃદયમાં છું શ્રીએ ઠીક છે તમે હૃદયમાં તો છો હૃદયમાં પિતા મહર્ષિ હતા એમને પણ ભૂલી ગયો તમે દર્શન કરવા જાઓ ને ત્યારે મંદિરમાં કોણ આવે છે કોણ જાય છે તે જોશો કેટલાક લોકો તો આખા ગામની વાતો જાણવા માટે મંદિરમાં જઈને બે કેટલાક પૂછે છે ગઈકાલે તમે આવ્યા નહોતા ગઈકાલે આવ્યા નહોતા એટલે તને કેવી રીતે ખબર પડી એનું મોડું જોવા ગયું હતું મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય ભગવાન વિના મારે કોઈનું મોડું જોવું નથી શિવજી મહારાજ નારાયણના દર્શનમાં પાર્વતીજીને ભૂલી ગયા એમને કશું યાદ જ નથી મોહિની નારાયણના દર્શન કરે છે ભગવાન શંકરને અદ્વૈત પ્રિય છે આ જીવ થી થોડો પણ દૂર હશે એને પૂર્ણ આનંદ મળતો નથી ઈશ્વર થી થોડો પણ જે અલગ છે એને કામ જાય છે જે વિશ્વ સાથે જયારે એકરૂપ થાય છે શિવજી મહારાજ ને દસમાં તો થયો ભાગવતે પરમહંસોની છે પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસામ સંવિધાયા પરમહંસ તેને કે પરમાત્મા ઉદર મંતર કૃતે ભય સ્થિતિ યાત્રય ભયમ છે એને સાથે એક થાય દર્શનમાં આનંદ તો થયો શિવજીએ વિચાર કર્યો નારાયણ સાથે એક થઈ એને માયા સાથે હતો લક્ષ્મીપતિ પરમાત્મા ભિક્ષા માંગવા માટે કેમ ગયા વામનજીની કથા શ્રવણ કરવાની ઈચ્છા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ દૈત્યોએ શુક્રાચાર્યની બહુ સેવા કરી દૈત્યોની શક્તિ વધી ગઈ દૈત્યો બળવાન થયા શુક્રાચાર્યજીએ બલિ રાજાના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો પૂર્ણાહુતિના સમયે યજ્ઞ કુંડમાંથી સોનાનો રથ બહાર બલીને તે રથમાં બેસાડી શુક્રાચાર્યજીએ પોતાનું બ્રહ્મ તેજ આપ્યું છે અને કહ્યું છે હવે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે તમારી હવે હાર નહીં થાય જે શુક્રની સેવા કરે છે એ બળવાન બને છે શરીરમાં જે શક્તિ છે તેનું નામ શુક્ર છે શુક્રની સેવાનો અર્થ એ છે જે શક્તિનો સંગ્રહ કરે છે મારા શક્તિનો વિનાશ ન થાય બહુ બહુ કાળજી રાખે છે શક્તિનો જે સંગ્રહ કરે છે એનો અર્થ એ છે જે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે જેને સંયમનું બખ્તર પહેર્યું છે જેના માથે નીતિનું છત્ર છે જે પાપ કરતો નથી એની કોઈ દિવસ હાર થાય જે પાપ કરતો નથી એને ભગવાન પણ મારતા નથી ભગવાન કોઈને મારતા નથી પાપ જ મારે દૈત્યો હવે પાપ કરતા નથી પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે છે એમના માથે નીતિનું છત્ર છે એમનું જીવન પવિત્ર છે એમની શક્તિ બહુ વધી ગઈ છે શુક્રાચાર્યજીએ બ્રહ્મ તેજ આપ્યું છે બલિ મહારાજ સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે આવ્યા છે આજે દેવોની હાર થઈ દૈત્યોની સ્વર્ગ રાક્ષસ છે બલિને ઇન્દ્રસનમાં બેસાડી તમારા શત્રુનો વિનાશ તો નહીં થાય પણ તમારા બાળકોને સ્વર્ગનું રાજ મળશે શક્તિથી ને યુક્તિથી કામ થશે હું તમને એક વ્રત બતાવું છું તે વ્રત કરશો તો પરમાત્મા નારાયણ તમારા ઘેર પુત્ર રૂપે વધારશે અને તે નારાયણ તારા બાળકોને સ્વર્ગ સ્વર્ગનું રાજ મેળવી આપશે ફાલ્ગુન મહિનામાં વ્રત કરવાનું હોય છે આ વ્રતનું નામ છે પયો વ્રત વ્રત કરનાર કેવલ દૂધ ઉપર રહીને વ્રત કરે બાર દિવસ નું આ વ્રત છે માઘ કૃષ્ણામાં વાસ્યાના દિવસે જાણતા જાણતા જે પાપ થયું હોય એનું પ્રાયશ્ચિત કરવું ફાલ્ગુન શુદ્ધ પ્રતિપદાથી દ્વાદશી સુધી બાર દિવસનું આ પયો વ્રત કરવાનું કલશમાં લક્ષ્મી નારાયણની સ્થાપના કરવાની સોળ મંત્રો આપ્યા છે એ મંત્રો બોલીને નારાયણની પૂજા કરવાની દિવસમાં ત્રણ વાર સ્નાન કરવાનું અને ત્રણ વાર ભગવાનની પૂજા કરવાની બે બ્રાહ્મણોને બે સુવાસની સ્ત્રીઓને જમાડે વ્રત કરનાર કોઈ ફળ પણ ખાય નહીં કેવલ દૂધ ઉપર વ્રત કરે કોઈ જીવની હિંસા કરે નહીં રજસ્વલા સ્ત્રી સાથે બોલે નહીં આખો દિવસ બહુ પવિત્ર અવસ્થામાં સતત નારાયણ નું ધ્યાન સ્મરણ કરે રાત્રે નું સ્મરણ કરતા કરતા પવિત્ર આસનમાં સુઈ જાય આ બાર દિવસ નું બરાબર પ્રયોગ તમે કરશો તો પરમાત્મા તમારા ઘેર પુત્ર રૂપે પધારશે ફાલ્ગુન મહિનો આવ્યો છે આદિત્યએ કશ્યપ ઋષિને કહ્યું છે હું એકલી વ્રત નહીં કરું તમે સાથ આપો આપણે બે મળીને કરીશું પતિ પત્ની એક વિચારથી ભગવાનની સેવા પૂજા કરે ભક્તિ કરે તો ભગવાનને જલ્દી દયા આવે છે પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ એક પૈસાના પાછળ પડે છે ને એકને પરમાત્માના દર્શનની ઈચ્છા છે ઘરમાં મતભેદ હોય તો કોઈને શાંતિ મળશે પતિ પત્ની નું લક્ષ્ય એક હોવું અદિતિએ કહ્યું કે હું એકલી વ્રત નહીં કરું તમે પણ વ્રત કરો ભગવાન કૃપા કરશે કશ્યપ ઋષિ સમજી ગયા છે મારા ઘેર ભગવાન પ્રગટ થવાના છે કશ્યપ ઋષિ અદિતિ સાથે પયો કરે છે લક્ષ્મીનારાયણ ની ત્રિકાળ પૂજા કરે છે દ્વાદશી સુધી પયો વ્રત કર્યું છે અને ત્રયોદશીના ઉદ્યાપન કર્યું ઉદ્યાપન યથાશક્તિ ગાયોનું દાન ગાયમાં બધા દેવોનો નિવાસ છે જે ગાય માતાને રાજી કરે એ બધા દેવો રાજી કરે વિધિ પૂર્વક ઉદ્યાપન કરવામાં આવ્યું છે રાત્રે પ્રસાદ ગ્રહણ કરી અદિતિ માતા સુઈ ગયા છે સ્વપ્નમાં નારાયણના દર્શન આખો દિવસ નારાયણ નું ધ્યાન નારાયણ ની પૂજા નારાયણ નું સ્મરણ કરે અને તેથી સ્વપ્નમાં નારાયણ દેખાય મનની પરીક્ષા દિવસમાં થતી નથી મનની પરીક્ષા રાત્રે થાય રાત્રે પથારીમાં પડ્યા પછી તમને શું યાદ આવે છે જે યાદ આવે માનજો કે ત્યાં મન ફસાયું છે નિવૃત્તિના સમયે મન ક્યાં જાય છે આખો દિવસ તો માનો કઈક પ્રવૃત્તિ કરે છે દિવસમાં મનની પરીક્ષા થતી નથી મનની પરીક્ષા રાત્રે થાય નિવૃત્તિના સમયે મન જ્યાં જાય માનજો કે ત્યાં મારું મન ફસાયું છે મનની પરીક્ષા સ્વપ્નથી થાય છે સ્વપ્નમાં તમને શું દેખાય છે સ્વપ્નમાં તમને શું યાદ આવે છે સ્વપ્નમાં ભગવાનનું સ્વરૂપ દેખાય સ્વપ્નમાં ભગવાનના નામો જપ થાય તો માનજો કે મને હવે થોડો ભક્તિનો રંગ અંદરથી અદિતિ માતાને સ્વપ્નમાં નારાયણના દર્શન થયા સ્વપ્નમાં જ ભગવાનને વંદન કરે છે શ્રવ શ્રવણ મંગલ નામ આપન્ન લોક વૃજિનોપશમોદયાદ્ય સલ્લકૃધીશ ભગવંત યજ્ઞપતિ જગતના પતિ આપ છો આપ જ મારા પિતા છો પતિ છો સર્વસ્વ છો હું શરણે આવી કૃપા પ્રભુએ ને આજ્ઞા કરી મારા દર્શન બરાબર કરો દર્શન નો અર્થ એ છે આંખ માંથી ભગવાન ને અંદર લઈ જાય મારું સ્વરૂપ હૃદયમાં ઉતારો આ સ્વરૂપનું સતત ધ્યાન કરો થોડા દિવસો પછી હું તમારા ઘેર પુત્ર રૂપે આવીશ મારા દર્શન થયા એ કોઈને ઘેસો નહીં સેવા પૂજામાં ભક્તિમાં આનંદ ભગવાન આપે છે એ આનંદ તમે જાહેર ન કરો કદાચ સ્વપ્નમાં ભગવાન કૃપા કરે કદાચ સેવામાં હૃદય પીગળે તન્મયતા થાય ભક્તિમાં જે આનંદ મળે એને પ્રગટ ન કરો તમને મારા દર્શન થયા કોઈને કહેશો નહીં કહેશો તો ફરીથી જલ્દી દર્શન થશે નહીં મનમાં રાખજો સતત મારું ધ્યાન ભગવાન અંતર્ધાન થયા છે અદિતિ શબ્દ નો અર્થ છે નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે મન જેનું ચિંતન કરે છે મન સદાકાર મન વિષયોનું ચિંતન કરે તો વિષયાકાર બને મન નારાયણનું ચિંતન કરે તો નારાયણાકાર મન બને છે મન મિત્ર છે અને મન શત્રુ છે મન કામ સુખનું ચિંતન કરે સંસારના વિચારો કરે તો મન શત્રુ છે મન બંધનમાં રાખે છે મન નારાયણનું ધ્યાન સ્મરણ કરે પવિત્ર વિચાર કરે તો મન પરમાત્માના ચરણે લઈ જાય છે ખરાબ વિચાર કરીને મનને બગાડશો પાપ કરવા માટે પ્રભુએ મન આપ્યું નથી પવિત્ર વિચાર કરો નારાયણ નું સતત સ્મરણ કરો અદિતિ માતાનું મન નારાયણાકાર બન્યું મન જયારે નારાયણાકાર બને છે ત્યારે જ માયાનો પડદો દૂર કરીને પરમાત્મા પ્રગટ થાય છે અદિતિ માતાના પેટમાં ગર્ભ ઋષિ સમજી ગયા છે એના મુખમાં તેજ બહુ દેખાય છે મારા ભગવાન એના પેટમાં આવ્યા છે ગર્ભમાં વિરાજેલા વામનજી મહારાજની સ્તુતિ કરે છે નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો મધ્યાહન કાળમાં કશ્યપ ઋષિ મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા એકલા અદિતિ માતા ઘરમાં છે નારાયણના દર્શનની તીવ્ર ઈચ્છા છે કોઈ વૈષ્ણવ દર્શન માટે અતિ આતુર બને ત્યારે ભગવાનનો અવતાર થાય અતિશય આતુરતા વિના ભગવાન પ્રગટ થતા નથી અદિતિ માતાને દર્શન ની હવે તીવ્ર ઈચ્છા છે હવે પ્રભુનો વિયોગ સહન થતો નથી શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તલશે ક્યારે દર્શન થશે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતલ એવો વાયુ આવે આજે બ્રાહ્મણોને બહુ આનંદ થયો અમારા ઘેર ભગવાન આવવાના છે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં વિરાજેલા અગ્નિદેવ છે કુંડમાંથી બહાર આવે છે પરમાત્માના દર્શન ની બધાને તીવ્ર ઈચ્છા છે પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ જેને મહાપુરુષો વિજયા દ્વાદશી કે છે મધ્યાહન કાળમાં અભિજીત મુહૂર્તે માતા અદિતિના સન્મુખ ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા દિવ્ય પ્રકાશમાં શંખ ચક્ર ગદા પગધારી નારાયણના દર્શન કરે દેવોએ જય જયકાર કર્યો પુષ્પ વૃષ્ટિ કરી કશ્યપ ઋષિ સંધ્યા કરતા હતા કશ્યપ ઋષિએ જોયું મારા ઘેર ભગવાન પ્રગટ થાય છે એવું લાગે દેવો જય જયકાર કરી રહ્યા છે સંધ્યાધિક નિત્ય કર્મ પરિપૂર્ણ કર્યું છે પગમાં પાવડી છે હાથમાં કમંડલ છે દર્શનની આતુરતા તે કશ્યપ ઋષિ દોડતા જાય છે મારા ઘેર ભગવાન પધાર્યા છે દોડતા દોડતા આવે છે જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો ચારે બાજુ પ્રકાશ દેખાય છે અને તે પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન કરે છે અતિ આનંદ થયો ગાયત્રી મંત્ર નો જપ કરતા આજ સ્વરૂપ નું ધ્યાન કરું આજ મારા ઈષ્ટદેવ છે મારા ઘેર પ્રભુ પધાર્યા છે અતિશય આનંદમાં જય જય જય જયકાર માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કરી સાત વર્ષના બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી વામનજી નું પ્રાગત્ય થયું अजिददण्डकमण्डलुमेखला रुचिरपावनवामनमूर्तये मितजगत्त्रितयाय जितारये निगमवाक्पटवे बटवे नमः अभ्रश्यामः शुभ्रयज्ञोपवीति सत्कौपीनः પીત કૃષ્ણાદિન શ્રી છત્રી દંડી પુંડરીકાક્ષી પાયાદેવો વામનો બ્રહ્મચારી બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો ત્યાં આવ્યા છે બ્રહ્માજીએ કશ્યપ ઋષિને ધન્યવાદ આપ્યો છે તારો ગ્રસ્થ આશ્રમ આજે સફળ થયો આજે તું જગત પિતાનો પણ પિતા થયો છે આ બાળકના બધા લક્ષણ દિવ્ય છે આ સાક્ષાત નારાયણનો જ અવતાર છે પરમાત્મા તારા ઘેર પુત્ર રૂપે પધાર્યા છે બ્રહ્માદિક દેવો વામનજી મહારાજની પૂજા કરે છે આરતી ઉતારે છે દેવો ઋષિઓ વામનજી મહારાજના દર્શન કરતા કરતા શ્રીમન નારાયણ Allah

Your Honor. श्री नारायण